શ્લોક નંબર ફિફ્ટી એઇટ હરેર્વિધાય નૈવેદ્યમ ભોજ્યમ પ્રાસાદિકમ તત સેવા પરે પ્રીત્યા ભવિતવ્યમ ચ તે સદા અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય ધરીને તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિશે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવાપરાયણ થવું જોકે દેહ ધારણ કરવા માટે કરાતા ધન અર્જન આદિ તથા ખાવું પીવું એ આદિ કર્મો પણ પોતાને માટે ન કરવા પણ ભગવત કર્મ ભગવત યાગ શેષપણે કરવા અર્થાત ભગવાનને માટે પ્રેમપૂર્વક કરવા આ ભગવાનનું પ્રસાદીભૂત અન્ન મારા ઉદરમાં જઈને અથવા એવી કોઈ પ્રસાદીભૂત વસ્તુ દેહ ગુજરાનમાં વાપરવાથી મારા હૃદયમાં પરમાત્માની ભક્તિનો વધારે ઉન્મેષ જાગે ઉદય થાય એવી બુદ્ધિથી ખાનપાન આદિ કરવા બીજા પ્રાકૃત પ્રાણીની જેમ ન કરવા એને જ ભગવત અર્થ કર્યું કહેવાય એવી રીતે કોઈપણ દેહ આધારની ક્રિયા પરમાત્માને રાજી કરવાના આશયથી અને પરમાત્મા રાજી થાય તેમ કરવી એવો કહેવા પાછળનો આશય છે એ કહે છે હરેર નિવિધાય નૈવેદ્યમ ભોજ્યમ પ્રાસાદિકમ તથા વિધિ શેમાં છે હરેર વિધાય નૈવેદ્યમ એટલે હું વિધિ ભાગ કેવી રીતે વિધિ આવીને કેવી રીતે હું આવી જમવું છે તો રાગ પ્રાપ્ત છે પણ ભગવાનને ધરાવીને જમવું નૈવેદ્ય કરીને એમાં સહેજ પ્રીતિ ન હોય બધાને એમાં વિધિ છે ભોજ્યમ ભોજન કરવું જોઈએ એમ એમાં વિધિ નથી એને શું કહેવાય અનુમતિ રાગ પ્રાપ્ત તો ખરું પણ એમાં અનુમતિ ધરાવ્યા વિના ન જમવું એમાં ભીત ભીત હમ તે પછી સ્વયં રસોઈ થાળ તૈયાર કરીને અથવા બીજા ભક્ત પાસે રસોઈ કરાવીને તે નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવું ધરાવવું આરતી આદિ કે સહિત થાળ ધરાવવાની વિધિ થયા પછી ભગવાનને દ્રષ્ટિ કરવારૂપ અનુગ્રહ પ્રસાદ કરેલું ભગવાનને જમતા બાકી રહેલું જે રાંધેલું અન્ન આદિ પ્રસાદીરૂપ પ્રસાદીરૂપ હોય તે જમવું ભગવાનને અનિવેદિત અર્પણ કર્યા વિનાનું અન્ન ખાવામાં દોષ રહ્યો છે તે પદ્મપુરાણમાં ગૌતમે કહ્યું છે કે અંબરીશ ગૃહે પક્વમ સદા ભીષ્ટમ યદાત્મન અનિવેદ્ય હરેર ભુંજન સપ્ત જન્માની નારકી હે અંબરીશ પોતાના ઘરમાં હંમેશા જે પ્રિય રસોઈ તૈયાર થઈ હોય તે ભગવાનને થાળના રૂપમાં અર્પણ કર્યા વિના જે ખાય છે તો તે સાત જન્મ સુધી નરકને ભોગવનારો થાય છે ભગવાનને નૈવેદ્યમાં અર્પણ કરેલું પ્રસાદીરૂપ અન્ન ખાવામાં ત્યાં પદ્મપુરાણમાં જ પુણ્ય કહ્યું છે નૈવેદ્ય શેષમ તુલસી વિમિશ્રમ વિશેષતઃ પાદજલેન સિક્તમ યો અશ્નાતિ નિત્યમ પુરતો મુરારેહે પ્રાપ્નોતી યજ્ઞાયુત કોટી પુણ્યમ ભગવાનને નૈવેદ્ય કરતાં બચેલું તુલસીપત્ર યુક્ત અને ખાસ કરીને ચરણામૃત જળ જેમાં છાંડ્યું છે એવા પ્રસાદીભૂત અન્નને જે હંમેશા ભગવાનની આગળ જમે છે તે દસ હજાર કરોડ યજ્ઞના ફળને પામે છે વળી તે આત્મનિવેદી વૈષ્ણવ ભક્તોએ રાત દિવસ કાયમ અનન્ય પ્રેમભાવથી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાપરાયણ થવું ભગવાનને માટે જ બધી ક્રિયાઓ કરવી તેમાં ક્લેશ ન અનુભવવો તેમજ દંભ પણ ન કરવો ભાવના વિના કરેલી સેવાને ભગવાન સ્વીકારતા નથી એટલા માટે પ્રીત્યા પ્રેમથી સેવા કરવી એમ કહ્યું છે તે સ્વયં ભગવાને કહ્યું છે કે શ્રદ્ધયોપહ્રતમ પ્રેષ્ઠમ ભક્તેન મમ વાર્યપી ભૂર્યાપ્ય ભક્તોપહ્રતમ નમે તોષાય કલ્પતે ગંધો ધૂપમ સુમનસો દીપો નાદ્યમ ચ કિમ પુનઃ મારો ભક્ત મને શ્રદ્ધાથી જળ માત્ર અર્પણ કરે છે તો હું તેને ઘણા પ્રેમથી ગ્રહણ કરું છું જો કોઈ અભક્ત મને પુષ્કળ સામગ્રી અર્પણ કરે તો હું તેનાથી પ્રસન્ન થતો નથી શ્રદ્ધાથી અર્પેલા જળથી જ જો હું પ્રસન્ન થતો હોઉં ત્યાં મને શ્રદ્ધાથી કોઈ ભક્ત ચંદન પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરે તેનાથી હું પ્રસન્ન થાઉં તેમાં કહેવાનું જ શું હોય ગીતામાં કહ્યું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અશ્નામી પ્રયતાત્મનઃ કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર પુષ્પ ફળ અને જળ આદિ અર્પણ કરે છે તો ભક્તે પ્રેમપૂર્વક ભક્તિથી અર્પણ કરેલા તેના પત્ર પુષ્પાદિકને હું પ્રગટ થઈને પ્રેમથી ખાઉં છું પ્રયતાત્મના એટલે હું પ્રગટ થઈને પ્રયતાત્મના પ્રગટ થા પ્રગટ થઈ એવું કે મન ઠેકાણા રાખીને ખાઉં છું ભગવાન તો પ્રગટ જ છે પ્રયત આત્મન એટલે મન ઠેકાણ રાખીને ખાવે કોક આપે તો હેતપૂર્વક ને બધું આપે તો મન ઠેકાણ રાખીને ખાવ અને હેતપૂર્વક ન આપે તો પછી મન ઠેકાણે રહે નહીં મારું એમ મોક્ષ ધર્મમાં કહ્યું છે કે એનું આપણું મન ઠેકાણે હોય તો ભગવાનનું મન ઠેકાણે રહે આપણું મન ઠેકાણે ન હોય તો એનું મન ઠેકાણે ન રહે પ્રેમ વિને આપે તો પછી આનું મને ઠેકાણે ન હોય એટલે ઓલાનું ન ઠેકાણે જેવું અન્ન જાય એવું મન થાય ને એટલે ઠેકાણા વિનાનું અન્ન જાય એટલે ભગવાનનું મન નહીં ઠેકાણું ન રહે કઈ એ ક્યાંય ગયા તમે થાળ ધરાવો તો ઠેકાણ મન રાખો કે પછી મોક્ષ ધર્મમાં કહ્યું છે કે યાહ એ એવું વિશેષ સેવા કરતા હોય એને બધી પુગાડવાની જ છે ને એને એટલે ઠેકાણા બેનાની હોય તો ભગવાનનું ઠેકાણું ન રહે હોય તોય આપણે એમ જાણીએ કાંઈ ઠેકાણું છે તો એ ઠેકાણે બીજે ક્યાંય પૂગ્યા હોય બગીચામાં પૂગ્યા હોય આપણે સેવા કરતા હોઈએ કારણ કે આપણે પાછા બગીચાને ક્યાંક બીજે દરવાજે પૂગ્યા હોય તો એ બગીચામાં આપણું ઠેકાણું ન હોય એટલે એનું ઠેકાણું ન હોય પ્રયત આત્મના હે મન ઠેકાણે રાખીને કરું છું ઓલાનું મન ઠેકાણે હોય તો આનું મન ઠેકાણે યહ ક્રિયા સંપ્રયુક્તા સૂર્યકાંતગતબુદ્ધિભિ તાહ સર્વા શિરસા દેવ પ્રતિગૃહણાતિ વૈ સ્વયં એકાંતિક ભાવનાવાળા ભક્તો જે જે ક્રિયાઓ ભગવાનને અર્પણ કરે છે એકાંતગત બુદ્ધિભિ એટલે એકાંતિકમાં એકાંતિક ભાવ પામીને ત્યારે બધું મોઢા નાખતો જાય ને કરતો જાય તો નહીં એકાંતિક ભાવનાવાળા ભક્તો જે જે ક્રિયાઓ ભગવાનને અર્પણ કરે છે તેને તે દિવ્ય ગુણ સંપન્ન પરમાત્મા શિરોધાર્ય કરે છે માથે લે છે અને નગર પગેથી લેતાય નથી ઠેબુ મારીને વ્યા જાય છે ભગવાન જો ભાવનાથી કરે તો એને શીર્ષા ગ્રહણાતી દેવા હોય ભગવાન એને મસ્તક ઉપર ધારણ કરે આનું ઠેકાણું ન હોય તો ભગવાન હોય એનું ઠેકાણું રાખે ભગવાન પાટું મારીને વ્યા જાય કે નથી જોતી તારી સેવા પરિપૂર્ણોપી ભગવાન ભક્તેર ભક્તેર્યત્કિંચિદીરિતમ સાપેક્ષવત તદાદત્તે તેન પ્રીતો દદાત્યલમ ભગવાન પરિપૂર્ણ છે તેમને કાંઈ અપેક્ષા નથી છતાં જો ભાવવાળા ભક્તો કાંઈ અર્પણ કરે તો તેને પોતાને જરૂર હોય તેમ સ્વીકારે છે અને તેનાથી પ્રસન્ન થઈને તે ભક્તને પુષ્કળ આપે છે શ્લોકમાં પરિપૂર્ણ કે ભગવાન ભગવાન પરિપૂર્ણ પરિપૂર્ણ છે એને કઈ જોતું નથી એમ કોઈક જો પ્રેમથી સેવા કરે કે પ્રેમથી અર્પણ કરે તો કિંચિત એ રીતે એ રીતે એટલે કિંચિત અર્પણ કરે તો અલમ દદાતી અલમ એટલે એને બસ બસ કરાવી દેવું એમ પુષ્કળ દઈ દે કિંચિત ઈરિતમ અલમ દદાતી જો કોઈ પ્રેમથી કંઈક દે તો ભગવાન એને પુષ્કળ દઈ દે સાપેક્ષવત આદત્તે એટલે કિંચિત ઈરિતમ સાપેક્ષવત આદત્તે એટલે શું થઈ રહ્યો પોતાને જરૂર હોય ભૂખ્યા ડાં હોય એમ લે આમ ઝડપ મારે જો બહુ પ્રેમ હોય તો આમ થાળ જે હલાવતા હોય ત્યાં ભગવાન આમ ઝડપ મારે કે લાય ક્યાં ગયો તો અત્યાર સુધી જો આને પ્રેમ ન હોય તો આ આવે આ વલપણે તો તમે ભાગી બોલ પણ આટો મારો બોલે બગીચામાં ચીકુડી માટે મારો અને આ તે ઉતારીને ચીકુ ખાઈ લે સાપેક્ષ વત્તા બહુ જરૂરિયાત વાળા હોય એની માફક લે યાર કઈ જોતું નથી તોય પરિપૂર્ણો પરિપૂર્ણોપી ભગવાન સાપેક્ષ વત આદત્તે ભગવાન પરિપૂર્ણ છે તો પણ બહુ ભૂખ્યા હોય એની માફક ભૂખ્યા બીજી પદાર્થ હોય તેની બહુ જરૂરિયાત હોય એમ લઈ લે તેને એમ વાટ જોઈ રહ્યા હોય એવી રીતે લઈ લે અને જો આ કાંઈ બહુ એવો ન હોય તો એ જોવે આવે છે તો ભાગી જાય એ પાછા ભાગી જાય એ પાછા આમ પાછા બે જાય ઠેકાણે પછી પાછો આવે ભગવાન એવું કરે ભગવાનની બહુ ટીકળી હોય છે એટલે જલ્દી હરકા પાદરા ન આવે પેલા ગોપાળ ગુણાતીતાની સ્વામીની વાતોમાં હું લખ્યું છું વાંકા આગે વાંકડા ને તરવંકા આગે ચો વાક એમ વાંકા હોય તેની ભગવાન વાંક આવે પેલા ત્રણ ચાર વાંક હોય તો આને ભગવાન પાંચસો ઠડ આવી દે એ વાત વાંકા અગ્નિ મુહૂર્ત વાંકા કાસ્ટમાં વાંકો અગ્નિ રહ્યો છે વાંકા માણા પાસે વાંકા ભગવાન એમ વાંકા કાસ્ટમાં વાંકો અગ્નિ એમ વાંકા માણા પાસે વાંકો ભગવાન સીધા માણા પાસે બહુ સીધો ભગવાન એટલા માટે કીધું ને એમ કે પરિપૂર્ણ પે સાપેક્ષવત આદત્તે કિંચિત ઈરિતમ દદાતી અલમ કાંઈક દે તો ભગવાન એને પુષ્કળ દઈ દે અને ભગવાનને તો કાંઈ જોતું નથી તો એ ભૂખ્યા ડાહની જેમ એની પાછ મારે ઝડપ મારે એટલે ક્યાં ગયો તો અત્યાર સુધી બાર વાગી ગયા એટલે આમ આમ સામે જ જોતા હોય હજી તો થાળ ઉગાડ્યો ન હોય તો મારે ઝડપ છેલ્લે કદાચ યાદ આવ્યું હે બનાવતા હોય કામ કરતા હોય ત્યારે યાદ યાદી નો રહે ત્યારે ત્યારે યાદી ન રહે પણ કામ પૂરું થાય ત્યારે યાદ આવે ભગવાન માટે કર્યું તો પછી આવે તો માંડ માંડ ખાય તો આવે તો ખાય લે કાંઈ વાંધો નહીં સારું હાલો મોડું તો થઈ ગયું છે આજે પણ આમ ઝડપ ન મારે પેલું તો આમ ઝડપ મારશે તેના હાથમાં થાળ બાળ ઢાંકણું બાકણું પડી જાય પરિપૂર્ણોપિ ભગવાન ભક્તેર્યત્કિંચિદીરિતમ સાપેક્ષવત્તદ આદત્તે તેન પ્રીતો દદાતિ અલમ ભગવાન કિંચિતિરિતમ તેન પ્રીતો અલમ દદાતિ એમ અલમ એટલે પુષ્કળ હવે બસ એમ બોલો એમ કહી દે કે હવે બસ ત્યાં સુધી દદાતી એમ આવે તો લક્ષ્મીનારાયણ કે અલમ અલમ અલમ એમ જુદી જુદી ભાષા બોલે ભગવાન પરિપૂર્ણ છે તેમને કઈ અપેક્ષા નથી છતાં જો ભાવવાળા ભક્તો કંઈ અર્પણ કરે તો તેને પોતાને જરૂર હોય તેમ સ્વીકારે છે અને તેનાથી પ્રસન્ન થઈને તે ભક્તને પુષ્કળ આપે છે પંચરાત્રમાં કહ્યું છે કે અણવપ્યુહૃતમ ભક્તે અણવપ્યુપહૃતમ ભક્તેર મમ ભોગાય જાયતે ભૂર્યપ્ય ભક્તોપ ભક્તોપહૃતમ નમે ભોગાય જાયતે મારા ભક્તજને મને અર્પણ કરેલી અણુ જેટલી વસ્તુ પણ મારા ઉપયોગમાં હું લઉં છું પણ ના કે ન ધોય એને ઉપયોગમાં લઈ લઉં પણ બહુ પ્રેમપૂર્વક કર્યું હોય તો એ પણ ભક્તિભાવ વિનાના મનુષ્ય આપેલ પુષ્કળ વસ્તુઓને પણ હું મારા ઉપયોગમાં લેતો નથી ક્યાંક નાખી દઉં પછી કાં કોકને દઈ દઉં મારા ઉપયોગમાં ન લવે અન્ય પુરાણોમાં કહ્યું છે કે પૃથ્વીમ રત્ન સંપૂર્ણામ યહ કૃષ્ણાય પ્રયચ્છતિ તસ્યાપ્યન્યમ મનસ મનસ્કસ્ય સુલોભો સુલભો સુલભો ન જનાર્દન કોઈ મનુષ્ય ભક્તિભાવ વિના રત્નોથી ભરપૂર આ સંપૂર્ણ ભૂમિ શ્રીકૃષ્ણને અર્પણ કરે પણ તેનું મન અન્યમાં પરોવાયેલું હોય અર્થાત ભગવાન પ્રત્યે ભક્તિભાવ ન હોય ને બીજે હોય બીજે ભક્તિ હોય અન્ય મનસ્કા એટલે બીજે મન વાળો હોય અન્ય ભક્તિ વાળો હોય અન્ય જગ્યાએ ભક્તિ વાળો હોય બીજી જગ્યાએ એને મનગમતા પદાર્થમાં મનગમતી ક્રિયામાં મનગમતી વસ્તુમાં એમાં બધી ભક્તિ હોય અને ભગવાનમાં ન હોય તો હું ગ્રહણ કરતો નથી સુલભ સુલભો એને બહુ જલ્દી મળવું નહીં એને મુલાકાત જ ન આપું એ આવે તો કહું છું ને આપ કે અહીંથી આવે તો ઓલ પણ વ્યાજે પછી વળી આ બધા ભંડારમાં બેહે તો પછી અહીં આવીને બેહે એવું કરે કજાડા બહુ હોય ને ભગવાન ભગવાન બહુ કજાડા તેનું મન અન્યમાં પરોવાયેલું હોય અર્થાત ભગવાન પ્રત્યે ભક્તિભાવ ન હોય ને બીજે હોય તેને ભગવાન સુલભ થતા નથી આત્મનિવેદી ભક્તના ધર્મો ભગવાને જ કહ્યા છે શ્રદ્ધામૃત કથાયામ મેં શશ્વન મદનું કીર્તનમ પરિનિષ્ઠા ચ પૂજાયામ સ્તુતિભી સ્તવનમ મમ આદર પરિચર્યાયામ સર્વાંગેરભિવંદનમ મદભક્ત પૂજાભ્યધિકા સર્વભૂતેષુ મનમતિ મદર્થેષ્વંગ ચેષ્ટા ચ વચસા મદગુણેરણમ મય્યર મય્યર્પણમ ચ મનસઃ સર્વકામવિવર્જનમ મદર્થેર્થ પરિત્યાગો ભોગસ્ય ચ સુખસ્ય ચ ઇષ્ટમ દત્તમ હુતમ જપ્તમ મદર્થમ યદ વ્રતમ તપઃ એવમ ધર્મે ધર્મેર્મનુષ્યાણામ ઉદ્ધવમ ઉદ્ધવ ઉદ્ધવ આત્મનિવેદિનામ મયી સંજાયતે ભક્તિ કો અન્યોર અર્થો અસ્યા વશિષ્યતે જે મારી ભક્તિ કરવા ઈચ્છતા હોય તેમણે મારી અમૃતમયી કથામાં શ્રદ્ધા રાખવી નિરંતર મારા ગુણ લીલા નામોનું સંકીર્તન કરવું મારી પૂજામાં અત્યંત નિષ્ઠા રાખવી અને સ્તોત્રોથી મારી સ્તુતિ કરવી મારી સેવા પૂજામાં પ્રેમ રાખવો સન્મુખ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા મારા ભક્તોની પૂજા મારા કરતાં પણ વિશેષ કરવી સમસ્ત પ્રાણીઓમાં મને જ દેખવો પ્રત્યેક અંગની પ્રવૃત્તિ મારે માટે જ કરવી વાણીથી મારા જ ગુણ ગાવા પોતાનું મન મને અર્પણ કરી દેવું અને સર્વ કામનાઓનો ત્યાગ કરવો મારે માટે ધન ભોગ અને પ્રાપ્ત સુખોનો પણ ત્યાગ કરવો અને બીજું જે કાંઈ યજ્ઞ દાન હોપ હોમ જપ વ્રત અને તપ કરવામાં આવે છે તે બધું મારા માટે જ કરે હે ઉદ્ધવ જે મનુષ્યો આ ધર્મોનું પાલન કરે છે અને મને આત્મનિવેદન આત્મનિવેદન કરી દે છે તેના હૃદયમાં મારી પ્રેમમયી ભક્તિનો ઉદય થાય છે તે ભક્તિના ઉદય થયા પછી તેને બીજું કાંઈ મેળવવાનું બાકી શું રહે છે શું કીધું ના બધું કરે તો એના હૃદયમાં ભગવાનની ભક્તિ ઉત્પન્ન થાય શું કરે શું કીધું વ્રજપને બધું કર્યું એ ભગવાન અર્પણ કરી દે પોતાની સર્વે ક્રિયા હોય એ ભગવાન અર્પણ કરી દે ભક્ત ભગવાન કરતા ભક્તની વિશેષ પૂજા કરે એ રીતે ક્યાં કીધી હું કીધું જોઈ જવા દીધું મારા ભક્તોની પૂજા કરતા પણ મારા ભક્તોની પૂજા મારા કરતા પણ વિશેષ કરવી તમે કહો છે ને એ રીતે કરે ભક્તોની પૂજા ભક્તોની સેવા એના કરતા વધારે કરે એમ વિશેષ ભગવાનને તો એક વાર પાણી પાય ને અને બે વાર પાણી પાવાનું કે આ બે પૈતા હોય ને ભગવાન તો એક જ વાર પીવે કે નહીં એટલે એના કરતા પણ વધારે એની સેવા કરે તો એને ભક્તિ ઉત્પન્ન થાય અને મૈયર પણ મનઃ કૃતવા મને મન અર્પણ કરી દે અને પાછો મારી પાસેથી કઈ ઈચ્છા ન રાખે સર્વ કામ વિવર્જન મારી પાસેથી કઈ ઈચ્છા ન રાખે તો એને ભક્તિ ઉત્પન્ન થાય બધું કરે તો આ બધું ભક્તિ હોય તો કર્યા કે ભક્તિ તો ભક્તિ હોય તોય કરીએ કે ભક્તિ ઉત્પન્ન કરવી હોય તોય કરીએ કે ભક્તિ ઉત્પન્ન કરવાની ઈચ્છા હોય તોય કરીએ કે અને ભક્તિ હોય તોય કરીએ કે બે વાત આ બધું કે ભક્તિ હોય તો જ થાય એવું નથી એમ ભક્તિ જેને જોતી હોય એને હોતે થાય ભક્તિ ન હોય જેને જોતી હોય તો થાય યત કરોશી યદ અશ્નાશી યજ્જુહોશી દદાશી ચ યત યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ હે કૌંતેય તું જે કાંઈ કર્મ કરે છે જપ ખાય છે યદ અશ્નાશી એટલે એ ખાય છે એ અર્પણ કરો ને ભગવાન હે ભગવાન અમે ખાધું એ તમે જ ખાધું એ માન લેજો કા તો કેમ અર્પણ કરવું આમાં તેમ જ કીધું ને કે યદ યસના યદ જુહો છે યદ દદાશી યદ તપસ્ય તત્કુરુષ્વ મદાર્પણમ યદ અસના એટલે જે ખાય એ ભગવાનને અર્પણ કરવું કે અર્પણ કરીને ખાવું તો આમાં શું કીધું શું કીધું કીધું છે તો હે કે અર્પણ કરીને ખાવું એવું કીધું કે ખાઈ પછી ખાધા પછી અર્પણ કરી દેવું એને ખાધા પછી એ ભગવાન મેં ખાધું એ તમે માની લેજો તો કેવી રીતે અર્પણ કરવું એનો શક્તિનો વિનિયોગ ભગવાનમાં કરે એની સેવા કરવા હાટું ખાવું એટલે તો યદ યદ અસનાસી તત પુરુષ મદાર્પણ એમ એ ભગવાન મેં આ તપ કર્યું છે એ તમે જ માન લેજો તમે દુબળા પડી જાય અને બાળ કંઈ ખળવળાટ કર્યો છે કંઈ એ તપસ્ય છે એમ તો એને કેમ અર્પણ કરવું તપ કરીને એની સેવા કરવી એમ ખાઈને તો એની સેવા કરવાની તપ કરીને એને શું સેવા કરે અમે આજ ન ખાધું એ તમને અર્પણ કરું છું એમ અને આજ મેં ખાધું એ તમને અર્પણ કરું છું કેમ કરવું એમ એ હું ભાઈ આજ મેં ખાધું એ તમને અર્પણ કરવું છે એમ કેમ કરવું કે આજ મેં ખાધું છે હવે તમે ખાતા નહીં અને હું તમને આપી દે આપી દે તો જ અર્પણ કર્યું કહેવાય ખાવામાંથી ખાધામાંથી જે શક્તિ મળે એનો ભગવાનની સેવામાં વાપરે નો ખાવામાંથી તો પછી એમાંથી જે તપસ્યાસી તત પુરુષ મદાર્પણ આવે ઇન્દ્રિય નિગ્રહથી જે તેજ આવે હા એનો એ તેજ એને કે ભગવાન તમને તેજ નકર લાઇટ કરે તમને તેજ તેજ તો લાઇટથી ના આવે ને કે તેજ આમ ન ખાવાથી આવે ન ખાવાથી તેજ આવે કે ખાવાથી તેજ આવે તમે ક્યારે ડીમ પડો હે તમે ક્યારે ડીમ પડી તમે તો ન ખાવ તો ડીમ બોલે ન ખાવ એટલે તેજ આવે છે ને ખાવ એટલે ડીમ પડી જાવ હે યદસ્નસી યદ તપસ્યસી તત્કુરુષ મદાર્પણ મેં તું ખાતોય મને અર્પણ કર અને ન ખાતોય અર્પણ કરે તો શું કરો અર્પણ કરવું એ ભગવાન આજ નથી ખાધું એ તમને અર્પણ કરવાનું છે એને રાજી કરવા એમ એને રાજી કરવા ન ખાવું તો એને અર્પણ કર્યું અને ખાઈને જે કઈ શક્તિ આવી એ એને માટે વાપરવી તો એને અર્પણ કરી કહેવાય યદ કરોશી યદ અશ્નાશી યદ જુહોશી દદાશી યત તપ યદ તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ હે કોંતે તું જે કાંઈ કર્મ કરે છે ખાય છે યજ્ઞ કરે છે જે દાન આપે છે તપ કરે છે તે બધું મને અર્પણ કરી દે તેનું મને રાજી કરવા માટે કર્યા અર્પણ કરી દે એટલે મને રાજી કરવા માટે કરે તો એ અર્પણ કરી દે તેનું ફળ પણ ભગવાને જ કહ્યું છે કે મર્ત્યો યદા ત્યક્ત સમસ્ત કર્મા નિવેદિતાત્મા વિચિકીર્ષિત વિચિકીર્ષિતો મેં તદામૃતત્વ માનો મયાત્મ ભૂયાય ચ કલ્પતે વય જે વખતે મનુષ્ય બધા જ કર્મોનો તત્ફલમ ચ ઉગતમ એનું ફળ કીધું લો હા જે વખતે મનુષ્ય બધા જ કર્મોનો ત્યાગ કરીને મને આત્મસમર્પણ કરી દે છે તે સમયે તે મારે માટે વિશેષ માનનીય બની જાય છે અને હું તેને અમૃત સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ કરાવું છું અને તે મને પામીને મારું સ્વરૂપ જ થઈ જાય છે મારા ભગવાન જ થઈ જાય એનું ફળ એ ખાય એને અર્પણ કરે ન ખાય એ અર્પણ કરે તો એ ભગવાન જ પોતે થઈ જાય મયાત્મ ભોયા એ કલ્પત એમ હું મારા જેવો જ થઈ જાય મારા તુલ્યપણાને પામી જાય છે અહીં મારા સ્વરૂપનો અર્થ સ્વાભાવિક નિષ્પાપપણું આદિ અષ્ટગુણોથી યુક્ત સ્વરૂપ આવિર્ભાવ થઈ જાય છે મહારાજ જેવો થઈ જાય ગીતામાં પણ કહ્યું છે કે યે તું સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મતપર મતપરાહ અનન્ય નૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે તેષામહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મૈયા વેશિત ચેતસામ મારા પરાયણ રહેવાવાળો ભક્તજન બધા જ કર્મ મને અર્પણ કરીને મને પરમેશ્વરને જ અનન્ય ભાવથી ભક્તિયોગથી નિરંતર ચિંતન કરીને ભજે છે હે અર્જુન મારા સ્વરૂપમાં ચિત્તને જોડવાવાળા પ્રેમી ભક્તોનો હું સત્વરે મૃત્યુરૂપ સંસાર સાગરથી ઉદ્ધાર કરું છું મૂળ શ્લોકમાં સદા આવો શબ્દ મૂક્યો છે તેનાથી શ્રીહરિ એમ સૂચવે છે કે ભગવાનનું નામ સ્મરણ આદિ એક ક્ષણવાર પણ છોડવું નહીં ભૂલવું નહીં શ્રી ભાગવતમાં તેમજ કહ્યું છે કે ત્રિભુવન વિભવ હેત્વ હેતવેપ્ય કુંઠ સ્મૃતિ રજિતાત્મ સુરાદિભીર વિમૃગ્યાત ત્રિભુવન વિભવ હેતવપ્યકુંઠ સ્મૃતિરજિતાત્મસુરાદિભીર્વિમૃગ્યા તે આખું લેવાનું ત્રિભુવન વિભવ હેતવેપ્ય કુંઠ સ્મૃતિ રજિતાત્મ સુરાદિભીર વિમૃગ્યાત ન ચલતી ભગવત પદાર વિંદાલવ નિમિષાર્ધમ વિંદાત લવ નિમિષાર્ધમપી મપી યહ સવૈષ્ણવાગ્રહ ન ચલતી ભગવત પદાર વિંદાલવ વિંદાત વિંદાત લવનિમિષાર્ધમપી ન ચલતી ભગવત પદાર વિંદાત લવ નિમિષાર્ધમપી યહ સ વૈષ્ણવાગ્ર્ય હે રાજન મોટા મોટા દેવતાઓ અને ઋષિમુનિઓ પણ પોતાના અંતઃકરણને ભગવાન પરાયણ કરવા જેને ખોળતા રહે છે ભગવાનના આવા ચરણ કમળોથી અર્ધો ક્ષણ કે અડધી પળ જે છૂટો પડતો નથી કદાચ તેને ત્રિલોકીના વૈભવ કે રાજ્યલક્ષ્મી મળતા હોય તો તે તેના તરફ પણ ધ્યાન દેતો નથી આવો પુરુષ જ ભગવદ્ ભક્તોમાં અગ્રગણ્ય ગણાય છે આયુર આયુર્હરતી વૈ પુંસામ ઉદ્યનસ્તમ યસ યન્નસો તસ્ય તસ્યર્થે તસ્યર્થે યત ક્ષણો નીત ઉત્તમ શ્લોક વાર્તયા જેનો સમય ભગવાન શ્રીકૃષ્ણના ગુણગાનમાં અને ગુણશ્રવણમાં વીતે છે તે સિવાયના મનુષ્યનું જીવન વ્યર્થ વીતી રહ્યું છે જે ભગવાન સૂર્ય રોજ ઉદિત અને અસ્ત થઈને તેમના આયુષ્યને હરી લે છે અવિસ્મૃતિ કૃષ્ણપદારવિંદયો ક્ષીણોત્ય ભદ્રાણી શમમ તનોતિ ચ શ્રીકૃષ્ણ ભગવાનના ચરણકમળનું નિરંતર ચિંતવન કરવાથી બધા અમંગળનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ વિસ્તરે છે તસ્માત સર્વા તસ્માત મના રાજન હરિહિ સર્વત્ર સર્વદા શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યો ભગવાન નૃણામ હે પરીક્ષિત એટલા માટે જ બધા જ દેશ અને બધા જ સમયમાં સ્થિતિઓમાં પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રીહરિનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે તસ્માત સર્વેશુ કાલેશુ મા મનુસ્મર યુદ્ધ ચ તેથી તું સમગ્ર સમયમાં મારું સ્મરણ કર તથા યુદ્ધ કર ભગવાને શું કીધું ગીતા મને યાદ કરીને બાદ તો રહે એવું કરો છો કે નહીં મને યાદ કરવાનું અને ન હોય તો કોકની યાર ગોતી કાઢવાનું બાંધવાનું કઈ એવું કીધું વાંચો તો હું આવ્યું તસ્માત સર્વેશો કાલેશો મામ અનુસ્મરે યુદ્ધ્ય ચ આવ્યું ને મને યાદ કરતો રહેવાનું અને કોકની યારે ઝઘડો કરતો રહેવાનું શું કરવાનું કર્મ કરતું રહેવું પોતાની ફરજ બજાવતી રહેવાની તસ્માત સર્વેશુ કાલેશુ માં મનુસ્મરે યુધ્ય ચ તેથી તું સમગ્ર સમયમાં મારું સ્મરણ કર તથા યુદ્ધ કર સતતમ કીર્તયંતોમાં મામ યતતંશ યતતંશ્ચ દ્રઢ યતંતશ્ચ યતંતશ્ચ દ્રઢવ્રતા જે દ્રઢ નિશ્ચયવાળા ભક્તજન મારા નામ અને ગુણોનું સંકીર્તન કરતા થકા મને મેળવવા પ્રયત્નશીલ રહે છે વિષ્ણુ રહસ્યમાં કહ્યું છે કે સા હાનિસ્તન મહચ્છિદ્રમ સ મોહ સ ચ વિભ્રમ યન મુહૂર્તમ ક્ષણમ વાપી વાસુદેવમ તું વિસ્મરેત જે મુહૂર્ત કે ક્ષણવાર પણ શ્રી વાસુદેવ ભગવાનને ભૂલી જવાય છે તે જ મોટી હાનિ છે ભૂલ છે મોહ છે તથા ભ્રાંતિ છે પંચરાત્રમાં વાસુદેવમ તું વિસ્મરેત આવા વાક્યને બદલે વાસુદેવમ ન ચિંતયેત વાસુદેવનું જે ચિંતન નથી થતું આવું વાક્ય છે એટલે વાસુદેવમ તું વિસ્મરેત ઓલા શ્લોકમાં આવો આવો એમ કે ફેર કરીને એટલું ફેર કરીને શ્લોક લખ્યો છે વાસુદેવનો ચિંતિત અર્થ તો એકનો એક વૈષ્ણવ ચિંતામણીમાં નારદજીએ કહ્યું છે કે ન દેશ નિયમો રાજન ન કાલ નિયમસ તથા વિદ્યતે નાત્ર સંદેહો વિષ્ણોર નામ વિષ્ણોર નામાનું કીર્તને હે રાજન શ્રી વિષ્ણુ ભગવાનનું નામ સંકીર્તન કરવામાં કંઈ સંશય નથી અને તેમાં કોઈ દેશ સ્થાનનો નિયમ પણ નથી તેમજ કોઈ સમયનો પણ નિયમ નથી વરાહપુરાણમાં પણ કહ્યું છે કે નારાયણા ચ્યુતાન ચ્યુતાનંત વાસુદેવેતી યો નરહ સતતમ કીર્તયેત ભૂમો પ્રયાતિ મમ ધામ સહ ભૂમિ ઉપર જે મનુષ્ય નારાયણ અચ્યુત અનંત વાસુદેવ આ રીતે જે સતત સંકીર્તન કરતો રહે છે તે મારા ધામને પામે છે વિષ્ણુ ધર્મોત્તરમાં ક્ષત્રબંધુના ઉપાખ્યાનમાં પણ કહ્યું છે કે ન દેશ નિયમસ તસ્મિન ન કાલ નિયમસ તથા નોચ્છિષ્ટાદિ નિષેધશ્ચ શ્રી હરેર નામની લુબ્ધકે હે લુબ્ધક ભગવાન શ્રીહરિનું નામ સ્મરણ કરવામાં કોઈ દેશકાળનો નિયમ નથી તેમ ઉચ્છિષ્ટ મોઢું એઠું હોવું આદિનો પણ કોઈ નિષેધ નથી સ્કંદપુરાણમાં કહ્યું છે કે ચક્રાયુધસ્ય નામાની સદા સર્વત્ર કીર્તયેત ના શૌચમ કીર્તને તસ્ય સ પવિત્ર કરો યતઃ ચક્રધારી ભગવાન શ્રીહરિનું નામ સ્મરણ કીર્તન નિરંતર કરવું તથા સર્વત્ર સર્વ સ્થળોએ કરવું તેમાં કોઈ સૂતક લાગતું નથી કારણ કે તે સહુને પવિત્ર કરનારો છે હરિ હરિનામ સંકીર્તનમાં દેશ કાળ અવસ્થા કે આત્મશુદ્ધિ કાંઈ જ જોવાનું રહેતું નથી શ્રી હરિનું નામ સ્વતંત્ર છે તથા અભિષ્ટ સંકલ્પોને પૂર્ણ કરનાર છે બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે મહાપાતક યુક્તોપી કીર્તયન કીર્તયત અનિશમ હરિમ શુદ્ધાંત કર્ણો ભૂતવા જાયતે પંક્તિ પાવન ભલે કોઈએ બ્રહ્મહત્યા ઇત્યાદિક મહાપાપ કર્યા હોય પણ જો તે રાત દિવસ હરિકીર્તન ભજન કરતો રહે તો સ્વયં શુદ્ધ અંતઃકરણવાળો થઈ જાય છે અને પંક્તિ પાવન એટલે કે તે જે પંક્તિમાં બેસે તે આખી પંક્તિ આની પવિત્રતાથી પાવન થઈ જાય છે નારદીય પુરાણમાં કહ્યું છે કે એકસ્મિન અપ્ય ક્રાંતે મુહૂર્તે હરિવર્જિતે દસ્યુભીર મુષિતે નૈવ યુક્ત યુક્તમાક્રંદિતો માક્રંદિતો ભૃષમ શ્રીહરિનું સ્મરણ કે નામ સંકીર્તન સિવાય એક મુહૂર્ત જેટલો સમય પણ જો ખાલી જાય તો લૂંટારા લૂંટવા આવ્યા હોય ને જેમ ચીસો પડે જેવું <coughs> મને બચાવો મને બચાવો એ હું લૂંટાઈ ગયો લૂંટાઈ ગયો એમ રાડું નાખ ભગવાન ભૂલી જાય તો તાળવું પડી જાય એ દાડો ફટી જાય ગુણવત્તાનું એની જેમ જે હું લૂંટાઈ ગયો હું લૂંટાઈ ગયો મને બચાવો બચાવો તેમ ખૂબ જ ચીસો પાડવી જોઈએ વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે જનાર્દનમ ભૂતપતિમ જગદગુરુમ સ્મરણ મનુષ્ય સતતમ મહામુને દુઃખાન્ય શેષાણ્યપી હંતિ સાધયત અશેષ કાર્યાણી ચ યાન્યભીપ્સતે હે મહામુને ભૂત પ્રાણી માત્રનું પાલન પોષણ કરનારા જગદગુરુ ભગવાન જનાર્દનનું સતત સ્મરણ કરનારો મનુષ્ય સમસ્ત દુઃખોનો નાશ કરે છે અને જે ચાહે તે બધા જ તેના કાર્ય સફળ કરે છે નામ કૌમુદીમાં કહ્યું છે કે સ્મર્તવ્ય સતતમ વિષ્ણુર વિસ્મર્તવ્યો ના જાતુચિત સર્વે વિધિર નિષેર્વાહા સ્યુ સર્વ સર્વે વિધિ નિષેધા સ્યુ સર્વે વિધિ નિષેધાર સ્યુ તયો રેવ કિંકરાહા રેતયો રેવ કિંકરા રેતયો રેવ કિંકરાહા ભગવાન વિષ્ણુને નિરંતર સંભાળવા પણ ક્યારેય ભૂલવા નહીં કારણ કે શાસ્ત્રોમાં કહેલા બધા જ વિધિ નિષેધો તેમના જ કિંકર એટલે કે ચાકર છે મહાભારતમાં પણ કહ્યું છે કે એશ મે સર્વધર્માણામ ધર્મો અધિકતમો મત યદ ભક્ત્યા પુંડરીકાક્ષમ સ્તવેર સ્તવેર ચેર્ન સ્તવેર અર્ચેત નરહ સદા સ્તવેર અર્ચેત નરહ સદા સમગ્ર ધર્મોમાં આ ધર્મને હું સૌથી મહાન ગણું છું કે મનુષ્ય નયન ભગવાન વાસુદેવનું ભક્તિપૂર્વક ગુણ સંકીર્તન રૂપ સ્તુતિઓથી સદા પૂજન કરતો રહે સ્વામી મહારાજ